હા દંડવત પ્રણામ છે જે બરોડા પ્રણામ રાજા હા રાજા આલોચી કરશે આજે હા કાલના વિષયમાં કોઈને કઈ પ્રશ્ન છે हाँ भले करो राजा दंडोत प्रणाम हाँ ऐसे भक्त को अवश्य ऐसी भक्ति को अवश्य पनो निरूपण करके उपसंहार करत है एवं स्वशास्त्र सर्वस्व मया उक्तम निरूपितम एतत् बुद्धवा विमुच्यते पुरुष सर्व संशय भाव यार कि मैंने अपने शास्त्र को गोप्य सेवारूप सिद्धांत कहो याकू जानी के पुरुष सर्व संदेश मुक्त हो है આ રીતથી મેં પોતાનો શાસ્ત્રનો ગુપ્ત સેવારૂપ સિદ્ધાંત કહ્યો એ જાણીને પુરુષ સર્વ સંદેશથી મુક્ત થાય છે ऐसे अपने शास्त्र को सर्वस्व जो गुप्त हतो सो मैंने निरूपित कियो है ये जो निरूपित कियो है ताकू जानी के पुरुष सब संशय सु मुक्त હોય આ આ પ્રમાણે શાસ્ત્રનો બધો જ સર્વસ્વ જે બધું જ ગુપ્ત હતું તે મેં નિરૂપણ કર્યું છે એ એ જો આ જે નિરૂપણ કર્યું છે તે જાણીને જીવ બધા જ સંશયોથી મુક્ત થાય છે या ग्रंथ में इतनो सिद्ध भयो जो तनु विद्या सेवा ही प्रथम साधन है सो यथार्थ बने तो पुरुष में चित प्रभु में चित लीन हो जाए ऐसी मानसी सिद्ध હોય આ ગ્રંથમાં એટલું સિદ્ધ થાય છે જો તનુ વિદ્યા સેવાથી સેવાથી પ્રથમ સેવા જ પ્રથમ સાધન છે એ તનુ વિદ્યા સેવા સારી રીતે થાય તો પ્રભુમાં ચિત્ત લીન થાય થઈ જાય એ એવી માનસી સિદ્ધ થાય सब प्रभु संबंध ही सब कामना होय तासु सब ब्रह्मात्मक है ऐसो ज्ञान सु भगवान में बुद्धि राखनी ये साधन की प्रथम कक्षा है हाँ હલો હા સમજાવો અને જે સારી રીતે બને તેવો પ્રભુમાં ચિત્ત થાય થઈ જાય ત્યારે માનસિક સિદ્ધ થાય છે ત્યારે પ્રભુ સંબંધી બધા જ કામના હોય તેથી બધું જ બ્રહ્માત્મક છે એવું જ્ઞાન જ્ઞાનથી ભગવાનમાં બુદ્ધિ રાખીને એ સાધનની પ્રથમ કક્ષા છે હા यामे अधिकार न होए तो जीव मर्यादा पुष्ट है इनको अक्षर ब्रह्मात्मक अपनो स्वरूप है और अक्षर ब्रह्म में श्री कृष्ण विराजते हैं ऐसो ज्ञान जैसे होए ऐसो यत्न करनो ये साधन की दूसरी मध्य कक्षा है હા આમાં જે જીવનો અધિકાર ન હોય તો જે મર્યાદા પુષ્ટ છે તેમને અક્ષર બ્રહ્માત્મક પોતાનું સ્વરૂપ છે અને અક્ષર બ્રહ્મમાં બ્રહ્મા શ્રી કૃષ્ણ બિરાજે છે એવું જ્ઞાન જેવી રીતે હોય આ એવો પ્રયત્ન કરવો એ સાધનની બીજી મધ્યમ કક્ષા છે હા यामे जाको अधिकार नहीं है सो शरीर पुत्र धन आदि में અભિમાન વાળો સંસારી કહ્યો જાય આમાં જેનો અધિકાર નથી તે શરીર પુત્ર ધન વગેરેમાં અભિમાન વાળો સંસારી કહેવામાં આવે છે ऐसो पुरुष सेवा करतो हो सामे भगवान को उपयोगी पदार्थ मिले नहीं तब दुख पावे तब सेवा हो आची रीत न बने આવો પુરુષ સેવા કરતો હોય તેમાં ભગવાનના ઉપયોગ ઉપયોગી પદાર્થ ન મળે ત્યારે દુઃખ થાય ત્યારે સેવામાં આછી રીત સારી રીતે ન બને इसको संसार में से आसक्ति छूटने के लिए लीला विशेष भगवान को चिंतन करना આવા સંસારની આસક્તિ છોડાવવાના માટે લીલા વગેરેમાં भगवान चित, चिंतन ચિંતन ये साधन की तीसरी हीन कक्षा है हाँ। और जाको लौकिक की इच्छा निवृत्त नहीं हो सो तनु विद्या सेवा करते हो तब बाकी परीक्षा के लिए अथवा प्रारब्ध भोग के लिए प्रभु विलंब करे तब लौकिक में क्लेश हो तो भगवत सेवा छोड़े नहीं તો લૌકિક આસક્તિ છૂટ જાય અને જેને લૌકિકમાં ઈચ્છાની નિવૃત્તિ નથી થઈ તે તનુ વિદ્યા સેવા કરતો હોય ત્યારે તેની પરીક્ષાના માટે અથવા પ્રારબ્ધ ભોગવવાના માટે પ્રભુ વિલંબ કરે ત્યારે લૌકિકમાં ક્લેશ હોય તો જ ભગવત ત્યારે ભગવત સેવા छोड़े नहीं तो लौकिक आसक्ति छूटी जाए छे हाँ ऐसो जो पुष्टि मार्ग होय तो श्री भागवत के पाठ श्रवण में तत्पर होय के इच्छा अनुकूल देश में रह के पूजा आदि कर, करनो આવો જે પુષ્ટિ માર્ગ્ય હોય તે ભાગવતના પાઠ શ્રવણ આદિમાં તત્પર હોય અને ઈચ્છા અનુકૂળ દેશમાં રહીને पूजा उत्सव करवा और ऐसो यदि मर्यादा मार्गीय हो तो गंगा जी के तीर पे तीर में रह के श्री भागवत को श्रवण अथवा पाठ वारंवार કર્યો કરે અને આવો જો મર્યાદા માર્ગીય હોય તો ગંગાજીના તીર્થ ઉપર રહીને શ્રી ભાગવતનું શ્રવણ અને પાઠ વારંવાર કર્યા કરે ये साधन की चौथी हीन अतिहीन कक्षा है આ સાધનની ચોથી અતિહીન કક્ષા છે और जो तनु विद्या सेवा करतो હોય તામે ભક્તિ હું ન હોય સો પાંચમો આરૂઢપતિ કહ્યો જાય અને જે તનુ વિદ્યા સેવા કરતો હોય અને ભક્તિમાં ભક્તિ પણ ન હોય તે આરૂઢપતિ કહ્યો જાય हाँ तो वारंवार जन्म को प्राप्त हो के संसार को अभिनिवेश शिथिल हो तब मुक्त हो તે વારંવાર જન્મના પ્રયત્ન જન્મ લઈને સંસારમાં જોડાણ ઓછું થાય ત્યારે મુક્ત થાય और यदि संसार को अत्यंत अभिनिवेश हो तो मुक्त न हो અને જો અને જો સંસારમાં વધારે પડતું जोड़ान हो तो मुक्त न थाय तातु संसार आवेश छोड़ के भक्ति के लिए तनुविद्या सेवा में यत्न करनो તેથી સંસાર આવેશ છોડીને ભક્તિના માટે તનુવિદ્યા સેવાનો પ્રયત્ન કરો હા હા તો જો આની અંદર છેલ્લા શ્લોકની અંદર મહાપ્રભુજી એ વાતને કીધી કે આ રીતે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં મેં મારા શાસ્ત્રનો સર્વસ્વ મતલબ કે ભક્તિ માર્ગ રિલેટેડ જેટલી પણ વાત હતી મતલબ એકદમ ગોપ્યમાં ગોપ્ય વાત કે જે શાસ્ત્રોમાં પણ બહુ ખુલીને કીધેલી નથી એવી વાતોનું નિરૂપણ મેં આ ગ્રંથમાં કર્યું છે અને આને જાણીને પુરુષ જે છે બધા સંદેહોથી મુક્ત થશે બધા સંદેહથી મુક્ત મતલબ કે ભક્તિ માર્ગ રિલેટેડ કોઈ પણ જાતના ડાઉટ એને રહી નહીં જાય પછી મુખ્ય હવે આને છેલ્લે આ પેરેગ્રાફ ની અંદર જ આને આ રીતે અહીંયા સમરાઈઝ કર્યું છે કે સૌથી ઉત્તમ અધિકારીનું નિરૂપણ મહાપ્રભુજી એ રીતે કર્યું કે જે તનુવિત્તજા સેવા જેના માટે પ્રથમ સાધન છે અને ઠાકોરજીમાં જેનું ચિત્ત લીન થાય અને માનસીની સિદ્ધિ થાય અને ઠાકોરજી સંબંધી જેની બધી કામનાઓ હોય અને અવાંતર ફલ જે આગળ બતાડ્યું બ્રહ્માત્મા બોધન સંસાર દુઃખની નિવૃત્તિ એ બંને જે વ્યક્તિને થાય આ સાધનની પ્રથમ કક્ષા છે પછી આમાં જેનો અધિકાર ન હોય તો મર્યાદા પુષ્ટિ કે જેની અંદર મેં કીધું કે ગુણાશ્રય વધારે હોય પ્રભુમાં ગુણાશક્તિ વધારે હોય તો આ જગત અક્ષર બ્રહ્માત્મક છે અને અક્ષરોમાં શ્રી કૃષ્ણ બિરાજે છે એ જાતનું બ્રહ્માત્મક મતલબ મહાત્મ્ય જ્ઞાન વધારે હોય અને પ્રેમ ઓછું હોય એ જાતનો જે વ્યક્તિ હોય તો એને આ રીતે પ્રયત્ન કરવું મતલબ કે એ જ્ઞાનમાં વધારે ઇન્ટરેસ્ટ હોય તેવા પ્રેમ એ થોડું ઓછું હોય બિલકુલ ન હોય એવું નહીં પણ ઓછું હોય આ સાધનની બીજી કક્ષા છે આમાં પણ જેનો અધિકાર નથી એવો શરીર પુત્ર ધન વગેરેમાં અભિમાન વાળો સંસારી કહેવાય છે એટલે એવો પુરુષ સેવા કરતો હોય તો પણ ભગવાનનો ઉપયોગી પદાર્થ એને મળે નહીં મતલબ કે પ્રભુ સંબંધી પ્રેમ પ્રભુ સંબંધી જ્ઞાન એ બધી ચીજો પ્રાપ્ત નથી થતી અને સંસારમાં મન લાગેલું રહે છે એટલે દુઃખ પ્રાપ્ત કરે છે અને સેવા પણ સારી રીતે નથી બની શકતી નથી અને ક્લેશ મળે છે એવાને સંસારમાંથી છોડાવવા માટે લીલા વિશે જે ભગવાન છે એમનું ચિંતન કરવું અને જો પ્રભુનું ચિંતન કરે તો ઠાકોરજી સંસાર શક્તિને છોડાવે તો આ સાધનની થોડી હીન કક્ષા છે કેમ શ્રેષ્ઠ પદાર્થ છે એ જાણ્યા પછી પણ જો સંસારમાંથી તમારું મન ન હટતું હોય તો તમારું જ્ઞાન જે છે અધૂરું છે ઠાકોરજીનું મહાત્મ્ય જ્ઞાન ઓછું છે એ વાત પ્રૂવ થાય છે તો આ હીન કક્ષા છે તો પણ એને ઠાકોરજીના લીલાઓનું જ્ઞાન કરવું ભાગવત પઠન કરવું ને ઠાકોરજીના મહાત્મ્ય વગેરેને ભણવું તો સંસાર શક્તિ ઓછી થઈ શકે અને એનાથી પણ નીચેની કક્ષાએ કે જેની લૌકિક ઈચ્છાઓ પૂરી નથી થતી મતલબ પૂરી થઈ નથી અને તનુવિત સેવા કરતો હોય અને એની પરીક્ષા માટે અથવા પ્રારંભને ભોગવવા માટે ભગવાન મોડું કરે અથવા એને ફલની પ્રાપ્તિ ન કરાય લૌકિકમાં ક્લેશ થાય આ જાતનો થોડા પ્રતિબંધ પણ આવે તો પણ અગર જો ભગવત સેવા નથી છોડતું તો લૌકિક શક્તિ એની છૂટી જાય છે અને જો ભગવત સેવાને છોડી દે છે તો પછી માર્ગથી દૂર થઈ જાય છે એટલે આવો જે પુષ્ટિમાર્ગીઓ હોય તો એના માટે જે રીતે મહાપ્રભુજીએ કીધું કે ભાગવતજીનો પાઠ કરો શ્રવણાદિકમાં તત્પર રહેવું અને સારા એવા તીર્થમાં કે જ્યાં આપણું મન જે છે કોન્સન્ટ્રેટ કરે મન શુદ્ધ રહે પવિત્ર રહે ઠાકોરજીમાં લાગે એવા સ્થાન ઉપર રહીને પૂજા ઉત્સવાદિક કરવું એટલે આવું પણ અગર મર્યાદા માર્ગીય હોય તો ગંગાજીના તીરે રહેવાથી અને ભાગવતજીનું શ્રવણ કીર્તન સ્મરણ કરવાથી એ મતલબ એ વારંવાર એ કરતો રહે છે આ સાધનની ચોથી કક્ષા છે અને સૌથી હીન કક્ષા એ છે કે જેની અંદર ભક્તિ પણ નથી મતલબ એક તો વિતરથી તો છે કે જે ઠાકોરજીના પૈસા મતલબ ઠાકોરજીની સેવાના પૈસા કમાવાનું સાધન બનાવે છે અને એનાથી પણ નીચું કે તનુવિતજા સેવા કરતો હોય પણ ભક્તિ ન હોય અને જે આજકાલની જે સમસ્યા છે ખાસ કરીને ભવેલી મંદિરોની ગોસાઈ બાળકોની કયો કે વૈષ્ણવો કયો તો કંઠી છે બ્રહ્મસવન છે ઘરમાં ઠાકોરજી બિરાજે છે પણ સેવા નથી કરવી સેવા ઢોંગ કરે છે પાખંડ છે ઠાકોરજીમાં મન નથી લગાડીને કરતા તો આ જાતની જે કંઈ પણ બધી સમસ્યાઓ છે તો એ લોકો ઓર આરૂઢ પતિત છે કે માર્ગમાં આવ્યા પછી પણ આટલું શ્રેષ્ઠ માર્ગ મળ્યું તો પણ એની વેલ્યુ ન કરી અને આટલા શ્રેષ્ઠ માર્ગ પણ જે રીતે મહાપ્રભુજી સોરી ગોસાઈજીના માટે એક્ઝામ્પલ આપે છે કે ગંગાજળનો ઉપયોગ પોતાની મળ શુદ્ધિ માટે કર્યો તો આટલું શ્રેષ્ઠ માર્ગ મળ્યા પછી પણ આપણે આટલી ખરાબ દુર્દશા હોય સેવા આરોઢ પતિત છે એટલે એમને તો જન્મને પ્રાપ્ત કરે છે અને સંસારમાં જેમનું મતલબ મન જે છે એ ધીરે ધીરે શિથિલ થાય છે મતલબ કે સંસાર આસક્તિ બહુ જન્મો જન્મો પછી છૂટે છે અને મુક્ત થાય છે પણ અગર સંસારમાં અત્યંત એમનું મન લાગેલું હોય તો મુક્ત પણ થતા નથી એટલે સંસાર આવેશને છોડીને અને ભક્તિ માટે તનુવિતજા સેવા માટે યત્ન કરવું જોઈએ કે સંસારમાંથી આપણું મન હટીને ઠાકોરજીની અંદર મન લાગે તો આ રીતે ચાર પાંચ પ્રકારના અધિકારીઓની વાત મહાપ્રભુજીએ સેવકના પ્રકરણમાં કરી છે ઓવરઓલ ગ્રંથને સમરાઇઝ કરીએ તો સૌથી પહેલા શ્લોકમાં મહાપ્રભુજીએ સ્વસિદ્ધાંતના વિનિશ્ચયની વાત કરી કે બધા શાસ્ત્રોને ભણીને એમના નિચોડ રૂપ ભક્તિ માર્ગ રિલેટેડ જેટલી પણ વાતો છે જે આપણા માર્ગને અનુકૂળ છે એને મહાપ્રભુજી આ ગ્રંથમાં કીધું એ શું છે તો કૃષ્ણની સેવા હંમેશા કરવી જોઈએ અને જ્યારે ચિત્ત ઠાકોરજીમાં લાગી જાય તો એ સેવા છે અને ચિત્ત ઠાકોરજીમાં કેવી રીતે લાગે તો તંદુરસ્ત જાય એના માટે સાધન બતાડ્યું પોતાના તનથી પોતાના ધન પરિવાર સાથે મળીને પ્રભુની સેવા કરવાથી ચિત્તની કૃષ્ણ પ્રવણતા થાય છે કેમ કે પોતાની અહંતા અને મમતા ઠાકોરજીમાં જોડાય છે ને માનસી સેવાની સાથે સાથે સંસાર દુઃખની નિવૃત્તિ અને બ્રહ્મબોધ આ બંને અવાંતર ફલના રૂપમાં મળે છે અહીંયા સેવાના પ્રકરણને મહાપ્રભુજીએ કમ્પ્લીટ કર્યું આગળ સેવેના પ્રકરણને મહાપ્રભુજી સ્ટાર્ટ કરે છે ત્રીજા શ્લોકથી તો પુષ્ટિમાર્ગમાં સેવે કોણ તો મહાપ્રભુજે કીધું કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પુષ્ટિમાર્ગના સેવે છે અને અક્ષર બ્રહ્મ કે જેને મુક્તિના સ્થાન તરીકે લોકો જાણે છે તો એ ગણિતાનંદ છે કૃષ્ણ એનાથી પણ ઉપરની કેટેગરી અગણિતાનંદ છે હવે અક્ષર બ્રહ્મ કોણ છે અને કેવો છે તેને મહાપ્રભુજી કીધું કે બે રૂપ વાળો છે એક સ્વરૂપ આ જગત છે અને બીજું સ્વરૂપ ભગવાનનું ધામ છે પછી બીજા મતોના પ્રભુજી ઇન્ક્લુડ કર્યા કે આપણું મત શું છે અને બીજા લોકો જગતના વિષયમાં શું માને છે તો કમ્પેરેટિવ મહાપ્રભુજી માયિકતા સગુણતા જગત એ કાર્ય છે સ્વતંત્ર છે આ બધા મતોને ગણાવીને મહાપ્રભુજી એમ કીધું કે તદેવ પ્રકારેણ ભવતી તે શ્રોતેર્મતમ કે અક્ષર બ્રહ્મ જ આ જગતના રૂપમાં થાય છે આ જ વેદનું મત છે અને આ જ મારું પણ મત છે આગળ જેટલા પણ મત જે છે એ પાખંડ મતો છે કે જેમના પાલન દ્વારા મુક્તિ પ્રાપ્ત થતી નથી એ વિરુદ્ધ માર્ગો છે કેમ કે વેદ વિહિત નથી પછી ગંગાજીના એક્ઝામ્પલ દ્વારા ભૌતિક આધ્યાત્મિક અને આદિદૈવિક મતલબ કે આપણા સેવ પરબ્રહ્મ શ્રી કૃષ્ણના ત્રણ સ્વરૂપોને મહાપ્રભુજીએ સમજાવ્યું કે દુરૂપમ ચાપી ગંગા સજલ રૂપણી કે એ અક્ષરના બે રૂપને ગંગાની જેમ સમજવા કે એક તો જે રીતે ગંગા જલરૂપ છે અને એક મહાત્મ્ય વાળી જે છે જે મનુષ્ય એનું સેવન કરે તો ભક્તિ અને મુક્તિ આપવા વાળી છે તો એ ભૌતિક સ્વરૂપ છે અને એક આધ્યાત્મિક સ્વરૂપ છે એ જ રીતે બ્રહ્મ માટે પણ સમજવું કે જેવી રીતે ગંગાનું જલરૂપ છે ભૌતિક સ્વરૂપ એ રીતે જગત ભૌતિક સ્વરૂપ છે જેવી રીતે મહાત્મશાલી ગંગાનું તીર્થ રૂપ છે એવી રીતે અક્ષર બ્રહ્મ છે કે જેનું ભજન કરવાથી એ મુક્તિ પ્રાપ્ત કરાવે છે ને ત્યાં આધિદૈવિક રૂપનું નિરૂપણ કર્યું કે ત્યાં પણ દેવતાની મૂર્તિ જે છે એ કેવલ ભક્તિ દ્વારા પ્રાપ્ત મતલબ કે આધિદૈવિક સ્વરૂપની પ્રાપ્તિ કેવલ ભક્તિ દ્વારા થાય છે એટલે કે ત્રણેય સ્વરૂપના દર્શન ભૌતિક આંખો થી થાય પ્રાપ્તિ આધ્યાત્મિકનું શાસ્ત્રના થી થાય અને આધિદૈવિક સ્વરૂપ માત્ર ને માત્ર ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે જે રીતે ભગવાન પણ ગીતામાં આજ્ઞા કરી કે મને પ્રાપ્ત કરવાનો ઉપાય કેવલ ભક્તિ છે મહાપ્રભુજી એને કીધું કે ગંગાના જલમાં પ્રવાહમાં અભેદ બુદ્ધિ આવે કે ગંગાનું જલ એનું તીર્થ અને દેવી એ ત્રણે એક જ છે અને ત્રણેયમાં ભેદ ન માનો અને અત્યંત ભક્તિ હોય તો ગંગાનું આદિદૈવિક સ્વરૂપ મળે અને એ દેવી જે છે એ દરેક વ્યક્તિને પ્રત્યક્ષ થતી નથી ઉત્તમ કામનાથી જે વ્યક્તિ શાસ્ત્રમાં બતાવેલા ફલને પ્રાપ્ત કરવા માંગે એ આધ્યાત્મિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે પણ જેને ભક્તિ દ્વારા આધિદૈવિક સ્વરૂપ મળે છે એની પ્રતીતિ સૌથી શ્રેષ્ઠ હોય છે કેમ કે એને ભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપ તો મળી જ જાય છે પણ જેને આધ્યાત્મિક મળે છે એને આધિદૈવિક સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી આ સબ્જેક્ટને અહીંયા સમરાઇઝ કરતા મહાપ્રભુજી કે છે કે જેવી રીતે જલ છે એવી રીતે આ જગત છે જેવી રીતે ગંગા દેવી છે સોરી તીર્થ છે એવી રીતે અક્ષર બ્રહ્મ છે જેવી રીતે ગંગા દેવી છે એવી રીતે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે તો આ રીતે સેવ્યમાં ભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણ સ્વરૂપને મહાપ્રભુજી ગંગાજીના ઉદાહરણથી સમજાવ્યું પછી આગળ જગતના વિષયમાં જેવી રીતે કહે છે કે ઉત્પત્તિ સ્થિતિ અને લય એ ત્રણ ના કરવા વાળા તો બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે એમનું સ્થાન ક્યાં જગતમાં એ જાતનો પ્રશ્ન થાય તો એને મહાપ્રભુજી એ રીતે ડીલ કર્યું કે જગત જે છે ને ત્રણ પ્રકારે કહેવાયું છે સાત્વિક રાજસ અને તામસ એ ત્રણ ગુણના નિયામક બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણ દેવતાઓ છે પણ એ લોકોમાં જે પણ બ્રહ્મ હોય એ લોકોમાં જે પણ ફલ આપવાનો પાવર છે પરબ્રહ્મ શ્રી કૃષ્ણથી છે સ્વતંત્ર રૂપમાં એ લોકોનો કોઈ મતલબ એ લોકો કોઈ પણ જાતનું ફલ આપવા સક્ષમ નથી કે ન કોઈ કાર્ય કરવા સક્ષમ છે પ્રભુની ઈચ્છાથી અને પ્રભુની આજ્ઞાથી એમને સોંપેલું કાર્ય એ લોકો કરી રહ્યા છે ને ભગવાન જ એમના નિયામક છે એ વાતને સમજવી જોઈએ પછી આગળ એમનું કામ શું છે તો એ વાતને મહાપ્રભુજી કીધું કે સામાન્ય લોકમાં જે લોકોને પોતાના ભોગ વગેરે પ્રાપ્ત કરવા હોય તો બ્રહ્મા વિષ્ણુ અને શિવ દ્વારા એ લોકો પોતાના નાના મોટા ફલોની પ્રાપ્તિ કરાવી શકે છે ને પરમાનંદજી શ્રી કૃષ્ણ છે એ તો પરમાનંદ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે ને આ લોકોથી શ્રેષ્ઠ છે ઉપર છે એ વાત તો નિશ્ચિત છે અને આટલા નાના મોટા ફલો આપવા માટે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ નથી જેમને સામાન્ય લૌકિક ફલોની કામના હોય તો બ્રહ્મા વિષ્ણુ અને શિવની વ્યવસ્થા ભગવાને રાખી છે અને જેમને એમનાથી આગળ વધીને ભક્તિની ઈચ્છા હોય મુક્તિથી પણ આગળ વધીને જેમના ભક્તિ પુરુષાર્થ પંચમ પુરુષાર્થ સંબંધી ઈચ્છાઓ હોય તો એ લોકો પરબ્રહ્મ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરે છે એટલે આ રીતે આ બ્રહ્મવાદને સમજીને કે આખું જગત બ્રહ્માત્મક છે અને ભૌતિક આધ્યાત્મિક અને આદિદૈવિક આ ત્રણેય સ્વરૂપને સમજીને પરબ્રહ્મ શ્રી કૃષ્ણમાં પોતાની બુદ્ધિ ભક્તે સ્થાપિત કરવી જોઈએ પછી આગળ જીવ પ્રકરણને સ્ટાર્ટ કરે છે કે જેવી રીતે આપણે આકાશની સામે ચારણી રાખીએ અને આપણને આકાશમાં કાણા કાણા દેખાય સાચેમાં અભેદ છે પણ અવિદ્યાને કારણે કે વચ્ચે એક આડ છે એના કારણે આપણને ભેદ દેખાય છે એવી રીતે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ આકાશ છે અક્ષરબ્રહ્મ અને જીવ જે છે ચારણીમાં આપણને જેવી રીતે ટુકડા ટુકડા દેખાય છે એવી રીતે જીવ છે પણ એ અલગ નથી એ અભેદ જ છે પણ આપણે અવિદ્યાને કારણે આપણે એ જાતની ફિલિંગ કરીએ છીએ એટલે જીવ જે છે બ્રહ્મનું છેદંશ છે અને બ્રહ્મથી સ્વતંત્ર નથી ભિન્ન નથી એ અભિન્ન જ છે એ વાતને સમજવી જોઈએ તો આ મતલબ અવિદ્યાનો નાશ કેવી રીતે થાય તો મહાપ્રભુજી કહે છે કે જ્યારે અવિદ્યા જતી રહે મતલબ તનુવિત્ત સેવા દ્વારા જ્યારે આપણી અવિદ્યા જાય ઉપાધિનો નાશ થાય તો પોતાની અંદર જ્ઞાની જે છે પરબ્રહ્મને જુએ છે અને પોતાની આત્મામાં બ્રહ્મનો બોધ એ વ્યક્તિને થાય છે કે જેવી રીતે ગંગા તીરના કિનારે બેઠેલો વ્યક્તિ જે છે એ ગંગાના પ્રવાહમાં પણ દેવતાને મતલબ કે ગંગા દેવીને જુએ છે જેવી રીતે ભીષ્મ પિતામાનું એક્ઝામ્પલ લીધું અને મેં એક ભક્તનું ચરિત્ર ત્યારે પોઈન્ટ કર્યું હતું કે એ ક્યારે પણ યમુનાજીમાં પગ નહીં રાખતા કેમ કે એમની ફિલિંગ એવી હતી કે ભલે મને જલ દેખાય છે પણ આ તો સાક્ષાત યમુના દેવી છે તો એ ફિલિંગની વાત છે એ રીતે અહીંયા કીધું કે જેવી રીતે ગંગા તીરે બેઠેલો વ્યક્તિ એ જલની અંદર દેવીને જુએ છે એવી રીતે જે વ્યક્તિને બ્રહ્માત્મત્વ બોધન થાય બ્રહ્મનો બોધ થાય એ સંસારના દરેક પદાર્થમાં કૃષ્ણને જુએ છે એ રીતે જ્ઞાની જે છે પરબ્રહ્મ શ્રી કૃષ્ણને દર્શન કરે છે પછી અલગ અલગ પ્રકારના સેવા કરતા ની વાત અહીંયા મહાપ્રભુજી કરી એમાં સૌથી પહેલું મહાપ્રભુજી સંસારી કે જે વ્યક્તિને સંસારી કામનાઓ પૂરી નથી થઈ અને એ વ્યક્તિને સંસારી કામનાઓ છે અને સેવા પણ કરી રહ્યો છે એ વ્યક્તિની સેવા આનંદ નહીં હોય એને સેવા ક્લેશ રૂપ થશે એમાં બે પ્રકાર બતાડ્યા કે એક તો એવો કે જેને સ્વરૂપ સંબંધી અર્થની અપેક્ષા હોય પણ મળે નહીં તેને ક્લેશ થાય તો પણ અગર સેવાને નથી છોડતો અને પ્રભુ એની સેવાને અંગીકાર કરી રહ્યા છે જલ્દી જ એની સંસાર આસક્તિને છોડાવશે અને જે વ્યક્તિ ઠાકોરજીની સેવાને છોડી દે છે પ્રતિબંધ આવે અને છોડી દે ને પ્રભુ એ સેવાને ત્યારે અંગીકાર કરવા ન માંગતા હોય તો એ વ્યક્તિનું ભજન પણ ક્યારે વ્યર્થ નથી જતું એટલે એને જન્મ જન્માંતરમાં બહુ લાંબા સમય પછી એ ઠાકોરજી પાસે પાછળ પાછો આવે છે તો એ રીતે સંસારીની વાત કરી એનાથી આગળ જઈને મહાપ્રભુજીએ કીધું કે હવે આવો સંસારી હોય જેને સેવામાં ક્લેશ છે તો એને શું કરવું જોઈએ તો મહાપ્રભુજી કે શ્રી કૃષ્ણના માર્ગમાં એટલે કે ભક્તિ માર્ગમાં રહેવા વાળા પુરુષે અંતમ અમતા રૂપ સંસારથી અલગ રહીને નિજાનંદમાં વિહાર કરતા શ્રી કૃષ્ણનું જ સ્મરણ કરવું જોઈએ એટલે લૌકિક ઈચ્છાઓને છોડીને કેવલ પ્રભુ સેવા કરવી ઠાકોરજીને પોતાના ફલ માનવા અને પ્રભુને પોતાના સર્વસ્વ માનવા તો સેવા આનંદથી થશે એમાં ક્લેશનો અનુભવ નહીં થાય એનાથી પણ એક હીન કેટેગરી લોકાર્થીની છે એની વાત અહીંયા મહાપ્રભુજી આગળના શ્લોકમાં કરી કે લોકાર્થી થઈને પણ જો કૃષ્ણનું ભજન કરે તો એને કેવલ અને કેવલ ક્લેશ મળે છે અને ક્લિષ્ટ થઈને પણ ક્લેશ પામીને પણ જો ઠાકોરજીની સેવા કરતો રહે તો એનો ભગવાન લોક જ નાશ કરી રહે છે એની અંદર ચાર પ્રકારના લોકાર્થી જોયા એક સંસાર નિવૃત્તિની કામના વાળો બીજો અનાગ્રહી લોકાર્થી ત્રીજો સેવાનો આગ્રહી લોકાર્થી આ ત્રણેયને સેવા ક્લેશરૂપ બને છે અને ચોથો વિસ્તરથી દેવલક કે પાખંડી એને ક્લેશ ભલે ન મળે સુખી લાગતું હોય એને પણ આનંદ લાગતો હોય જલસા લાગતા હોય પણ અંતમાં એનો ફલ નર્ક છે સૌથી હીન કેટેગરીનો આ લોકો તમારે જેનો પણ ફોન અનમ્યુટ હોય ખાંસી ખાધી હમણાં પ્લીઝ તમારા ફોનને મ્યુટ કરો પછી આગળ જઈને એવો સેવા કરતા કે જે માં ચાર લક્ષણ આપણે મુખ્ય જોયા કે સ્વ સ્વરૂપનું જ્ઞાન ભગવત સ્વરૂપ નું જ્ઞાન તદનુકૂળ ક્રિયા અને અનન્ય રતિ આ ચાર લક્ષણ જે પુષ્ટિમાર્ગી જીવમાં ઉત્તમ અધિકારીમાં હોવા જોઈએ એમાં આગળ કોઈ જાતની કમી છે તો પુષ્ટિ પુષ્ટિ જીવ કે જેને ભક્તિની પ્રધાનતા છે પ્રેમની પ્રધાનતા છે તો એને ભાગવતજી નું અધ્યયન કરવું અને પૂજા ઉત્સવાદીમાં તત્પર રહેવું મતલબ ઠાકોરજીની સેવા કરવી અને જે વ્યક્તિ મર્યાદા પુષ્ટિ છે જેને ગુણાશ્રિત વધારે છે ગુણોમાં ઇન્ટરેસ્ટ વધારે છે એવા વ્યક્તિએ ગંગાના કિનારે ઉપર રહીને ભાગવત તત્પર રહેવું મતલબ કે તીર્થવાસ કરવું ભક્તોનો સંગ કરવો ખાવર અને જંગમ જે રીતે ભાનુભાઈને કીધું વ્યક્તિ પણ તીર્થ છે કોઈ સારો વૈષ્ણવ હોય તો એનો સંગ કરવો અથવા જ્યાં ચિત્ત એકાગ્ર થઈને પ્રભુમાં મન લાગે એવા સ્થાનો પર રહીને ભાગવત તત્પર રહીને પ્રભુનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું તો જે કમી છે પૂરી થાય છે અને એ વ્યક્તિ સારા મતલબ પ્રેમ પણ થાય મહાત્મ્ય પણ હોય ક્રિયા પણ હોય તો આ ઉત્તમ અધિકારી બની શકે આ રીતે જો મર્યાદા પુષ્ટિ અને પુષ્ટિ પુષ્ટિ બંને આ જાતના સાધન કરે તો પૂર્વોક્ત એવ ફલિષ્યતિ મતલબ કે આગળ કહેલું માનસી રૂપી ફલ એમને અવશ્ય પ્રાપ્ત થાય છે તો આ રીતે કરતા ભક્તિ ઉત્તમ છે એ વાત મેં કીધી કેમ કે જ્ઞાન માર્ગ દ્વારા તો કેવલ આધ્યાત્મિક સ્વરૂપ મતલબ કે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે આદિદૈવિક સ્વરૂપ સુધી પહોંચી શકાતું નથી પણ ભક્તિ માર્ગ દ્વારા તો આદિદૈવિક સ્વરૂપ મળે છે જે રીતે ગંગાજીના એક્ઝામ્પલ થી કીધું કે જેને દેવી મળી ગઈ એને તો તીર્થ પણ મળ્યું અને જલ પણ મળ્યું એવી રીતે જેને પરબ્રહ્મ કૃષ્ણ મળે છે એને તો બધું મળી ગયું કઈ મળવાનું એને બાકી રહી જતું નથી ને પછી વીસમાં શ્લોકમાં એ કીધું કે એનાથી પણ ઓર એક હિનાધિકારી એવો કે જે ભક્તિ માર્ગમાં હોવા છતાં પણ ભક્તિ રહિત છે કે જેમાં ભક્તિ નથી ઠાકોરજી માટે સ્નેહ નથી ગમે તેમ ઘૂસી આવ્યા છે માર્ગમાં તો એ વ્યક્તિની ગતિ એવી થાય કે જેવી રીતે ગંગા કિનારે રહેવા વાળો વ્યક્તિ ગંગા સાથે ખોટા વ્યવહાર કરે તીર્થ અનુરૂપ વ્યવહાર ન કરે ને એના કારણે તીર્થના દોષને કારણે જ એની પતિત થાય એને હીન મળે કે નરકની પ્રાપ્તિ થાય તો એવી રીતે ભક્તિના અભાવમાં જો તમે ભક્તિ માર્ગમાં ઘૂસી ગયા છો એવા વ્યક્તિની પણ આ જ જાતની દુર્ગતિ થાય છે એ વાતને મહાપ્રભુજી સમજાવ્યું અને અંતિમ શ્લોકમાં મહાપ્રભુજી એ રીતે કીધું આ રીતે મેં પોતાના શાસ્ત્રનું સર્વસ્વ ગુપ્ત જેટલું પણ રહસ્ય છે એટલે કે પ્રભુને પ્રાપ્ત કરવાનો છે બધા શાસ્ત્રોમાં જે વાતને બહુ છુપાઈને કહેવામાં આવી એને મહાપ્રભુ જ્યાં પ્રકટ કરીને આ માર્ગમાં આપણને રસ્તો બતાડ્યો છે તો આ રીતે મહાપ્રભુજીએ પોતાના શાસ્ત્રનું સર્વસ્વ આ ગ્રંથની અંદર કીધું અને દરેકે દરેક ગુપ્ત વાતોને અહીંયા મહાપ્રભુજી શેર કરી છે અને જે વ્યક્તિ આ ગ્રંથને સારી રીતે ભણે છે અને સમજે છે એને ભક્તિમાર્ગ સંબંધી સેવા માર્ગ સંબંધી પુષ્ટિમાર્ગ સંબંધી બધા જેટલા પણ સંશયો છે એ નિશ્ચિત જ દૂર થાય છે અને બધા સંદેહોથી મુક્ત થાય છે તો આ રીતે મહાપ્રભુજીએ આ ગ્રંથમાં સેવા સેવ્ય અને સેવક આ ત્રણનું નિરૂપણ કરીને ઇન શોર્ટ પુષ્ટિમાર્ગને ડિફાઇન કરી દીધું છે કે ઓવરઓલ કોઈ નવો વ્યક્તિ આવીને પુષ્ટિમાર્ગ સિદ્ધાંત મુક્તાવાળી ગ્રંથ ભણે એને અંદાજો આવી જાય એક સિનારીઓ મળી જાય કે પુષ્ટિમાર્ગ શું છે એ રીતે પુષ્ટિમાર્ગને ડિફાઇન કરવાના રૂપમાં સિદ્ધાંત મુક્તાવાળી ગ્રંથ દ્વારા મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોનું નિરૂપણ આ ગ્રંથમાં કર્યું છે હલો રાજા હા બોલો એટલે મેરે અપને સત્ર એટલે આમાં કયું સત્ર વેદ આદિ લેવાનું હા એટલે ભક્તિ માર્ગ સંબંધી વેદ આદિ શાસ્ત્રો માં જે પણ વાત હતી એ બધી મહાપ્રભુજી અહીંયા બતાવી એમ અને આ ટીકા એ છેલ્લા છોકરા ટીકામાં નથી કે તો જો પુષ્ટિ માર્ગેથી ભગવત કે પાઠ સોનાથી તત્પર હોય કે ઈચ્છા વગર દેશ મેં રે કે પૂજા સુધી કર ઓર એ તો જો મર્યાદા માર્ગી હોય તો આમાં મર્યાદા નો જીવ લેવાનો પાછું એ જ મર્યાદા પુષ્ટિ મર્યાદા પુષ્ટિ પણ મર્યાદા માર્ગીય લખ્યું એટલે હા એ સમજાવવા માટે મર્યાદા પુષ્ટિ જ મર્યાદા માર્ગ કેમ કે ગ્રંથ મહાપ્રભુજી એમ કેતા કે પોતાના શાસ્ત્ર નું જ્ઞાન હું આપું છું સ્વ સિદ્ધાંત નું નિરૂપણ કરું છું તો મર્યાદા માર્ગીય માટે તો ન જ કે ને એક પ્રશ્ન એવો છે કે અચ્યુત દાસ તો માનસી સિદ્ધ થઈ ગઈ હતી ને હા અચ્યુતદાસ અનોડિયા ને મહાપ્રભુજી પોતાના પ્રમેય દોલ દ્વારા એટલું ઊંચું ફળની પ્રાપ્તિ કરાવી પણ આપણા માટે તો એ પ્રમેય છે નહીં આપણે તો ત્યાં જવાના નથી ને ન મહાપ્રભુજી આપણને પ્રમેય દોલ દ્વારા સિદ્ધ કરાવી આપશે તો સાધન બલ દ્વારા આગળ વધવાનું છે તો મહાપ્રભુજી એટલે કીધું કે કોઈને મેં ભલે અચાનક આ જાતનું ફલ આપી દીધું પણ કોર્સ આ નથી હા હા હા બીજા કોઈને કઈ પૂછવું છે આ વિષયમાં ઠીક છે તો આજે આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ આપણે સંપન્ન કર્યો છે હવે આવતા મંગળવારથી આપણે પુષ્ટિપુરા મર્યાદા ગ્રંથ સ્ટાર્ટ કરશું કાલે પ્રમેરત્ન ખરો રાજા કાલે છે પ્રમેરત્ન સંગ્રહ ચાલુ છે હા બને આજનો અહીંયા રાખીએ બધાને સમજાયું મેં સરસ હા ઠીક છે ભલે તો બસ મંગળવાર હવે પુષ્ટિપુરા મર્યાદા વેદ કરશું સ્ટાર્ટ હા